સમજી ગયો સમજી ગયો સમજી ગયો તમે સમજાયું નહીં દાદા ગઈ વર્ષે કે સુનંદર સ્વામી ની અઘરીનો મોક્ષ થશે બધાનો આપણા બધાનો તો કે તમે અમને મોક્ષ આપો છો પછી અમારે ત્યાં શું કરવા જવાની જરૂર એમની હાજરીની શું જરૂર એમની હાજરીની શું જરૂર હા એમની હાજરી જરૂર ને બરોબર ને અમે કહીએ કે દાદા ભગવાન આગળ તમે નમસ્કાર કરશો તારે જવાબ નહીં હાજરી છે સમજો ને કેવું કેવું તારે જવાબ જરૂર નહીં આપણી ચરણોજીને ઓછું રીતે ચાલીસ વખત આપણે નમસ્કાર વિધિ કરીએ તો એ રીતે સુગંધિત સ્વામી ભગવાનને પહોંચે તો અમારે તમારી વિધિ કેટલી વખત કરવાની પ્રત્યેક દાદા ભગવાન સાક્ષી વર્તમાને એ જે વિધિ છે ચાલીસ વખત બોલીએ છે ને તો કે સુગંધ સ્વામી ચાલીસ વખત બોલીએ તો એમને પહોંચે તો તમારી અમારે કેટલી વાર બોલવાની તો પહોંચે તમને પ્રત્યક્ષ કરે છે કેવું પ્રત્યક્ષ એટલે થોડું નથી બધું બધું કરી જાય અને આ તો બહુ ભારે છે દસ ટકા પહોંચી જાય છે આગળ ટકા પહોંચે આપણે ભોગે તો બહુ થઈ ગયું એટલે બોલે તો ભોગા થયા કોણ હતું તો બ્રહ્માંડનો નાશ બધું અમારે કોઈ સર્વે લખે અમારે થાય અને તમારું પણ થાય તો તમને પણ થાય આ તો એવું છે કોઈ લાયસન્સ નથી આપેલું કે કોઈ કૃષ્ણ ભગવાન કોઈ લાયસન્સ નથી આપણે લોકો લાયસન્સ ના બધા આ રિઝલ્ટ માય ઇઝર માય બધા હરેક ગમી થાય ના બધા સમજાય ના એ થાય કે ફરી થાય ઇન્ડિયનમાં શું થાય બીજે ધર્મ જો કોઈ હોય અને કોઈ ઇન્ડિયન શીખોનો છોકરો હોય તો એને પણ થાય અમેરિકન લેડી હોય તો ઇન્ડિયન નિશાદ છોકરો હોય તો એને પણ સુરત ઇન્ડિયન બી હોવું જોઈએ Thank you. આપણે પૂછે છે અનુજ કે આપણે ઇન્ડિયન માટે શું સ્પેશિયલ છે આ જે કહ્યું ને તમે આ પદ મેળવવા માટે ઇન્ડિયન બ્લડ હોવું જોઈએ તો કે એમાં શું સ્પેશિયાલિટી છે એ લોકો મેં કહ્યું ને પત્ર આમાં આડો નીકળ્યો હોય એક રૂપિયો હોય એમાંથી એક કચરો આડો દીકરો હોય તો પેલો દસ બધા આમથી એક જ નવ હા પૈસા બધા લોકો He is completely dependent to IE, to their, to their, no. the, Some completely dependent. We are not completely dependent too. We are dependent to mind, chitta, evasion, buddhi is independent. The growth not now is also dependent. Growth not now. ચાર પૂરી સુધી એવું હોય તારા ઝઘડાને પૂછી ગયો કે નહીં હા એના ફોર વર્ષમાં અમેરિકામાં ત્રણ હજાર એવો પગાર મળતો હોય અને ગોળીને પાંચ હજાર ડોલર મળતો હોય ચાર હજાર ડોલર તો મહિનો પૂરો થાય ત્યારે બધા કેટલા રહેતા છે surplus How much is it? $4,000 in American family. How much they say? Do they say? No, not. Two બહુ ના બચો અને આપણા લોકો ને બહુ દયાલ અપમાન જેટલું દયાલ અપમાન જેટલો લોક જેટલું દયાલ અપમાન જેટલો લોક એટલી આ બિચે બિચોરી બધી આપી આ તો બાળકો છે Đã quyền trời, nhớ một việc Thì thế, nguyên nhân, nguyên nhân gì? Junior car, yes, yes, yes, yes, yes, car nó phải có rồi. Mà ra rồi mà, ra tôi đã không được rồi. Mà. Để tôi, để tôi, મારે ભાવ લાવવાનો છે તો હું તમને આપ્યા બનાવ એટલે જ એવું નથી આ ધોરણ એટલે મોટી ઉંમરનો માણસ જીતું હાથું બોલે નાના બાળક હતા આ બાળક હશે બધા ગયા હતા કરવા જવા આખો દાડા રવિ ગુરી ગુરી ગુરી એવું એવું ના હોય બાકી રહી નથી તાકાત નું બધો થયેલો છું અને ઘરે ઘરે કર્મો પણ વિચાર સાચું ન ભાઈ શુદ્ધતા અને ગ્રોડ પણ મુજબ એ કઈ રીતે મૂકવાનું શુદ્ધ પારાથી તે આ કરેક્ટ છે કરેક્ટ છે જબ રૂપિયા પેલા સાચા ખોટા કરેક્ટ હતી એવું હું ખબર મને તો આરોપ આવે મારે ગુનો થાય ને મને પોતે ગુનો છો કલ્પિત વસ્તુ કહેવાય થોડું ઘણું સમજાય આપણે ડેવલપ વધારે થયું પચાસ પ્રશ્ન હોય ને લેડી આગળ આપઘાત ઘેર ના થાય કુદરત જ શું છે <laughs> કારણ પૂજન તમને માનીએ છીએ એનું કરતા છે એવું ભાન સારા શું છે અને મારા મારે બધા પછી માટે ખોટું બહાર નથી કરવું ભલે વધારે કરે છે જુદું છે દીકરો બધે તો એટલું જ ભાન છે કે એનું કર્યું છે મારે કોઈ બધા બસ નહીં અને વાઇફને કહે ને કે કયા કયા મારી જોડે રહ્યા છે શું રહ્યા છે પૂરો જનસાબી છે ને અહીંયા આગળ વળતા વળતા રહે એવું એવું બંધુ મારે ખરાબ છે જો આપણે એટલું એ સાચું માને આપણે હશે બધું સાચું ન માને આપણે તો ખાવા પીએ સરેલી કરે આપણે તે જોયું મરી ગયા પછી ખાટલો નીચે બધું બધું હાર હાર બધું ખાવા પીવા બધું મૂકે છે કોઈ તમે જોયું નથી જોયું તે મુંબઈ એ મારી પેલા કાકા એ તમને ધક્કો માર્યો હતા અને મીઠા છતાં પડી ગયો હતા ત્યારે કાકાને શું થાય બધો મૂકમૂક કર્યો બોલ ગયો આવા ધણી ફરી નહીં મળે આવા ધણી ફરી નહીં મળે કે શું કે આખી જિંદગી સેવાનું કરીને આજે શું કે છે આપણું હિન્દુસ્તાનનું કલ્ચર તો જુઓ આખી જિંદગી કલ્ચર કરીને તો છોડ કે આવા ધણી ફરી નહીં મળે ગમે લઈએ ને શું કહ્યું નથી હા અત્યારે આવું લાગે છે પેલા જોયેલું ને અમે જોયેલું હું તમે જોયેલું કેટલા વર્ષ થયા અડત્રીસ હે થર્ટી જોયું મારે ઇઠોતેર વર્ષ થયા સમજવા જેવું પણ દાદા તમે કહો કે ઇન્ડિયાના લોકોનો છોડ વધારે મોટો થયો હોય તો પછી એનો જમીનમાં મૂળો પણ વધારે ખૂપી ગયેલા હોય ને આ ચાલ્યા જેવો દાખલો છે જે ઓરું ખરાબ થયેલું હોય તો કાપે તો બહુ દુઃખ ના થાય એમ મીટીઓ મીટીઓ કાપી ના નાખે પણ ભટ્ટી પર મૂકે તારે આ કપાતા કપાતા બોલા આપણે ઇન્ડિયામાં આવે ભઠ્ઠી પર ઉતારે ઇલેક્ટ્રિકલ ભઠ્ઠી પર એટલે શુદ્ધ કરવા ચાલવા માટે તેથી ભઠ્ઠી જેવું દુઃખ થતું પછી શુદ્ધ થાય પછી શુદ્ધ આત્મા થાય એનું કોઈ નુકસાન ના થાય આ ભઠ્ઠીની બુક ના થાય તો કોઈ નુકસાન જાય નહીં કોણ નક્કી કરે કે આ બધા સંસાર જોયો તો નહીં બધો અને આમના જેવું હોય તો સંસાર વગર નહીં કે આવું જ જોઈએ ફરી ફરી ભલે આ રિઝલ્ટ જતો રહ્યો બીજો મને મળી આવશે મેરી મહેંદી જો મેરી મહેંદી મેરી કેરી બધી બોલાવી કેરી બોલાવી ખુશ થઈ ગયા એટલે સાહેબ અડીના સારા છે બધું સારા શું કહું બધું બાળક હશે મોટી બહેનો સમજદાર થાય તો પછી રહે એ બને ને અને આપણે સમજદાર થયેલા રાત્રે સાડા અગિયાર વાગે તમે જાઓ મુંબઈમાં ત્યાં ફ્રેન્ડ હતા પાંચ છ જણને કહીને મને વિચારે કે આવી ફ્રેન્ડ ચાલો એમ ત્યાં જઈને હારા ગયા તમે ગુમાવો કે ચંદુભાઈ ચંદુભાઈ ચંદુભાઈ કોણ છો તમે હરે હરે ગાયો જ દારૂ ગાય જાય ઘરે પછી પાંચ છ જણ જુએ એટલે શું છે બધા ના આવશે એમ કે શું છે આવો આવો આવો આવો આવો પધારો પધારો એવું બધું બોલે આવો પધારો પધારો એવું બોલે ના બોલે અને પછી આ આપણું આપણું કલ્ચર તો મનમાં વિચાર બધા બેસી ના બધા એ આપણે ને આ ડેવલપમેન્ટ લઈ જાય અને ફરી વાર તો દે અને આવે જે આવવાનું હોય તેને અલાવે કરે પણ બીજું બીજું ના આવે બે વસ્તુ ના કરાવે ફરી વાર તો જેવું મનમાં હોય એવું જ માનવું બોલે એવું વર્તન બોલે આપણું મનમાં વધારે ને વધારે ને આ વધારે એટલે જ આપણે ડેવલપમેન્ટને લઈને ઊભું થયું અત્યારે કઈ છું એટલે પેલા જ મળ્યા તો ઊંચી જાય ગયા ભાવ તો લેખાતો નથી કોઈને મારે બોલાયા કરો પછી પેલા આવનારા ના ઊંઘે મળે જોયું આમ બધા બધા બોલે તો મળી ગયે તો ના આમ જાય ભાઈ ભાવ નથી કેટલાક વર્ષ એમ ચાલે પછી દાદા પેલા ભાઈ પૂછે ના થોડી કાતે થોડી લે થોડી ચા પણ પેલા શું છે અત્યારે અત્યારે તો બધી ચા વાગે ને અત્યારે સુધી કરી દીધા છે તો દઈ પછી નીકળી જાય એટલું બધું ભાઈ આવું ના આધારે તમારે આવ્યું તમારે તમારી ઘણા ઘટનું જાય ને આધાર ડોલર નથી દસ ડોલર થઈ ગયું આપણે વિચારતા સમજાય છે ને તમે એટલે તમારી બધાની નોકરી ચાલે ને તમારી બધાની નોકરી ચાલે અમારા બધાની નોકરી જે ચાલે ને આ સીધા એટલે ચાલે એક જણે ત્યાં આનંદ કાઢી પણ ચાલતી નથી ના એટલે અત્યારે તે અત્યારે એક પલંગમાં ત્રણ રૂપિયા આવે છે ને ચાર પાંચ રૂપિયા તે અત્યારે પેલો ચાર ના આપે તો નાખે છે સમજદાર છે આ બધા કે આ અમે જ્ઞાન અને અંદર એમને ખ્યાલમાં આવ્યા ત્યારે તો સમજતા જ જેવું સમજો આ અમના વિચારો ક્યાં સુધી ગયેલા છે ઇન્દ્રિયો પૂરતા જ પેલા સુધી આગળ વિચાર સમજ્યા જ નથી અને આપણે ઇન્દ્રિય વિભાગમાં વિચાર જ નથી આપણો આપણે આગળના વિચારમાં ડેવલપમેન્ટ છે શું છે જ્યાં આખું ફોરેન નથી જ્યાં મુસ્લિમ મુસ્લિમ નથી ત્યાં આપણા વિચારો શું એટલે આ તો ગાંધીજી કોઈ હિસાબ કાઢ્યો નથી આ ડેવલપમેન્ટ એવું લોકો એમ તો બહુ ડેવલપ થયેલા છે આપણે કરતા તમારે જરૂર કે છે કેવો ડાયક છે અરે ઘરે ડાયક વિચાર કરે ગોડી ક્રિએટર કરતા દયા માની લીધું બધા તમારા ક્રિએટર હોય તો આપણે શું ફાયદો માટે ઉભી કર્યો અને એ કારણ શું રહ્યું એવું જીવન શું હશે વિપરીત પણ રિલેટિવ હોય એ અમુક કાળ પૂરતું હોય તો ઠીક છે આ પરમાનન્ટ છોકરી એનું હોય તો એવા ઘર નથી કરવાના એના કરતા બહુ નીકળી હારી એ જલાઈ જલાઈ બધું ખવડાવે ભગવાન માણસ છે કુંભાર નથી ઉપાયના સાયન્ટિસ્ટનું કહ્યું તો કુંભાર નથી God is correct by relative insight, not by real insight. By real insight, only scientific circumstantial evidence. સંસારની બધી આપણી અડચણો બચણો બધી પૂછાય તો આ તો એવું કર્યું આ અવતારમાં તો આપણે લગ્ન થયા એવું નીકળ્યો હતો એની પ્રકારથી લગ્ન જ કરે જેટલા લગ્ન તો બીજો બધો લગ્ન જ છે બીજો બધો થાય આ જાગરણ નથી ત્યાં છોડીઓ છોકરા બધા થાય ને પણ ત્યાં આપણે નામ નહીં કરતા અમારે સમય કહેવાય કે ભાઈ આ આપડે સામાજિક બંધન છે એટલે આ ગાય છે છોકરા જોડે છ મહિના સંબંધ રાખે મમતા રાખે સિક્સ મંથ પછી મમતા છૂટી જાય શું કહ્યું આ અહીં ફોરેન લઈ પેલા વિડર જોડે સેવી કરવું પછી મમતા છૂટી જાય મતલબ આપણે તો સાત પેઢી સુધી છૂટા થયા બેઠા નહીં અમે જો છોકરા તો એના છોકરા ખાય એટલા બધું પૂછે છે કે તમે એમ કહો કે સુરેન્દ્ર સ્વામી પાસે જવાની કે તારે જરૂર નથી તો પછી કે તીર્થંકર સુરેન્દ્ર સ્વામી નો શું અર્થ છે કે આટલું કરજો પછી ના કરવું એ તમારી પર જઈ તમારી સીધી વાત છે જ નહીં તો અમે કહીએ છીએ માટે તમારે જો કરવું હોય તો કરજો તમારે હિતકારી વસ્તુ એટલે અમે કહીએ શું કહીએ અહિતકારી વસ્તુ એ ના કહીએ પણ હું એટલે તારે કરવું જ રહ્યું છે કારણ કે સીધી વાત કરે તો છે પણ જરૂર નથી બોલાય તો બધા અપમાન કહેવાય શું કહ્યું ના કરવું તો નહીં પણ કરવું એ કરવાનું એવું વિચાર કરવા જરૂર નહીં આપણે દાદા એટલા ને તો અંદર જરૂર નથી આ તો જાણવા સાથે જાણવાનું કે આ પંદર લોક છે ના જાણીએ તો હશે નથી આપડે દાદા નો છે બધું કામ થયું તેનું વિરોધી તો જ થઈએ પ્રશ્ન બીજો છે કે દાદા દાદા અવતાર કેવું થાય કેટલો વખત થાય તો છે જેમને વિરોધ પ્રશ્ન આવતા વખતે કેટલી વાર જન્મ લેશે દાદા દાદા તાર બધા નિવેડ આવી રીતે તમારું કામ થઈ જાય એમનું કામ થઈ જાય કામ પૂરતો માધવ છે જે આજ્ઞા પાડે તો બંધેલા છે દાદા બંધેલા છે કોન્ટ્રાક્ટ થઈ ગયો એ દાદા રૂબરૂ આવે તો આપી દઈશું આજ્ઞા પાડે તો દાદા ન હોય તો ચાલે કિંમત આજ્ઞાની છે ભૂગોળીનું ફક્ત બીજા સત્ય બોલે એટલા માટે આજ્ઞાની શું બે સત્ય બોલે અને પેલી બે છે આજ્ઞા પાળવી જોઈએ હવે ત્રણ વર્ષ થયું તમે જ્ઞાન આપ્યું તો બાહ્ય રીતે મને લાગે કે આજ્ઞા પાડી છે તમને જોઈને લાગે કે આજ્ઞા પાડું છું શું કહે છે અરે ત્રણ વર્ષથી જ્ઞાન મળ્યું છે ત્યાંથી મને પોતાને એમ લાગે બહાર રીતે લાગે કે હું આજ્ઞા પાડું છું હવે આપને મને જોઈને લાગે કે હું આજ્ઞા પાડું છું કે નહીં સમજાય ના સમજાય એવું સમજી જાય પણ એ આજ્ઞા જે પાડતા હોય ને તે હંડ્રેડ પર્સન્ટ કહેતો નથી હંડ્રેડ માં કોઈ આવી શકે નહીં પાય તો ત્યાંથી ટકા સુધી પાઈ શકે કોઈ માં બહુ જોર હતું પણ પાંચ સિત્તેર ટકા પાયા તો જોર થયું મારી ફૂલ પાયા કરે બસ બીજી તમારે એમ કહી દેવી કે બીજી મારે પડાતું નથી બોલ્યા કારણ લઈને માફી માગું છું તો થઈ ગઈ હંડ્રેડ પર્સન્ટ શું ભાઈ ટકા પાડીને અને બીજી પાત્રી માટે માથું ના આવ્યું છું મારે તૈયારી નથી તો હવે બધા થઈ ગઈ શું કહ્યું મદદ છે ને એ કરતા વધારે થાય ગયેલા છે એવા પાછા ભર્યા છે એનું પાછો કે ભાઈ મારો ધર્મ પાડે ને તો એ ફરી મનુષ્ય ઉતાર માનવ ધર્મ કોને કહેવાય કોઈની સ્ત્રી જતી હોય અને એની કોઈ દ્રષ્ટિ બગડે બધા ઓન ધી મોમેન્ટ વિચાર આવે તો મારી દીકરી જતી હોય તો એની દ્રષ્ટિ બગડે કેટલું મને દુઃખ થાય કોઈ તરત વિચાર આવે એમના માનવ ધર્મ કહેવાય શું કહ્યું એ વિચાર આવે તો માણસ થોડો દ્રષ્ટિ બગડે રાખે છે નામના માનવ ધર્મ હવે જતા હોય ને કોઈની બ્રીફકેસ મળી ગઈ ઉભા પાંચ હજાર ડોલર નીકળ્યા એટલે આપણે છોકરા મૂકી દઈએ એ માનવ ધર્મ ના કહેવાય નીકળી એટલે પછી મનમાં વિચારવું જોઈએ કે મારી ખોઈ ગઈ હોય તો કેટલી દુઃખ તો એ વાત કેટલી દુઃખ થતી માટે પેપર રાખી નથી અને તમે મને શોધખોળ કરે કઈ કઈ કઈ એડ્રેસ બધો છું અને પછી કાગળ લખે ફોન કરીને પછી ભરાય એ માર મતલબ આપી લઈ જાય આપી દે આના મારા કરી કહેવાય શું બધા આપી દે કરતા માણસ માણસ એવું રહ્યું ને તમે એવું ગમે ખરું માનવ ધર્મ તો હોવો જોઈએ પણ અત્યારે એ જ કરી શકો એટલું બધું હા ભયનું એવું થઈ જાય ફરે અરે બાપ છોકરા થઈ જાય પણ બાપે જુદી રાખે છોકરા કેટલું બધું હિન્દુ થઈ જાય છોકરા આ કયું અસર છે બીજું માનુષ્ય ખરા નથી અસર ઇફેક્ટ કયું છે મન બગડી જાય મન બગડી જાય એ તો કંટ્રોલ લાગતો હતો તો બધું છૂટ છે અત્યારે આપણા જ્ઞાનથી થોડું બધા શાંતિ શાંતિનો આનંદ રહેતો આવે કેટલી શાંતિ રહેશે કેટલી રહેશે સારી રહેશે હવે શાના કરતા કે તમે જે આજ્ઞા કહે ને તે આજ્ઞાનું પૂરું પરિણામ તે આજ્ઞા પૂરી સમજવાની જરૂર છે શું છે ખરી રીતે સમજી લેવાની જરૂર છે કોઈ પણ વસ્તુ તમને બની જાય બની ગઈ કોઈને દોષ ના દેખાયો છે શું કહ્યું દેખાય બધું વ્યવસ્થિત કરે છે કઈ દોષ એવું નામ હોય ને કોપર રહી કોઈક વાર હોય જાય કોઈક વાર બસ ચીડાય તારે બસ તાત્પુરતું ના પાછું આવે ના આવે પછી પાછું આવી ઘેર હોય એનું મદદ કરવું થઈ ગયું હોય અરે આપણે આપણી પાસે કઈ છે ગુણ દેખાય ને આપણી પાસે કરે આપણે ના બધે લઈ જાય લઈ થાય છે તો આપણે નાનું છોકરું લઈ ના હશે કે નથી ને મોડુંથી સાહેબ ગુણના નથી શું કારણ છે કારણ શું આવ્યું લડે ના ઊંઘો ના હોય બને છે ને તમે ગયો સાહેબ ઊંઘમાં નથી હા અમારું મૂળ ના અંદર પડે અમે મૂળમાં હોઈએ અમે અવરું તો બોલીએ ને તો તમે આ કશું નથી દરેક જણે કોણ બોલનાર છે હરી તો બોલનાર છે એ તો પોતે છે પોતે જુદો હરી જુદો હરી બોલે તમે તમારે છે તમે શું જાતના ત્યારે હરીશ નો ગુનો થયો ત્યારે હરીશ ઉદય કરીને આધીન છું ક્યારે આધીન ઉદય એ પોતાનું સ્વાધીન નથી ઉદય કરીને આધીન છે એટલે આખો જગત નિર્દોષ છે એવું જોયું છે બેઠો આ બધું આખો જગત નિર્દોષ જ થી માત્ર નિર્દોષ દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ છે ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન કોઈ ઉપરી રહ્યું તમારું સ્વરૂપ છે તમે જાણતા નહીં હોવાથી હું કેવું છું પોતાનું સ્વરૂપ છે ગુરુબાનું સ્વરૂપ પછી બધું પૂછવું નહીં ભગવાન જ બધું કરે છે એ શક્તિ છે એ બધું કરે છે કરાવે છે બધા એ પ્રમાણે આપણે માનીએ પછી નિષ્ક્રિયતા ના આવીએ જીવનમાં ભગવાન કરાવે છે ભગવાન કરાવે છે અને ભગવાન જ બધું કરશે એવું આપણે માનવા માંડીએ તો પછી નિષ્ક્રિયતા ના આવી જાય બધી તો ભગવાન જ બધું કરાવે છે અને એ બધું કરશે એવું માનીએ તો પછી નિષ્ક્રિયતા ના આવી જાય ભગવાન કરે જ નહીં ભગવાન કશું કરતા નથી ભગવાન કશું દુષ્કૃતા કરવાની જરૂર નથી જરૂર નથી પણ આવી એક માનવા માંગીએ આપણે બધા ખોટું કહે છે ભગવાન બધું કરે છે વ્યવસ્થિત બધું કરે છે એવું માને તો પછી નિષ્ક્રિયતા આવી જાય નિષ્ક્રિયતા જ આવી જાય નિષ્ક્રિયતા શું છે હવે ચોરને કહ્યું કેમ તું આ કરું ચોરી ભગવાન મને પ્રેરણા કરે છે ત્યારે ભગવાન જે તો ધ્યાનમાં જાય ભગવાન તારે ખાઈ ગુણ બધા ને ભગવાન કશું જ આવું જેવું કઈ કરે નહીં ભગવાન આવું કુંભાર જેવો ધંધો ના કરે તો ભગવાન તે માતા દત્તા પરમાનંદી છે શું છે તમારે જ કરવાનું તમારી જ જોખમદારી બધી જેવું કરવું એટલે આવવાનું તમારે ભગવાન દ્વારા એવું રહી જાય છે ને આપણે એવું માનીએ કે વ્યવસ્થિત બધું ચાલ્યા કરે છે તો આપણે અંદર ક્યાં ગોઠવાયા હો વ્યવસ્થિત ભગવાન નથી વ્યવસ્થિત એ શક્તિ છે વ્યવસ્થિત બધું ઘરે અને તમારે જે વસુ નામ કરવાનું વ્યવસ્થિત કર્યા છે બધું વ્યવસ્થિત પ્રેરણા છે કે નારાયણ ચાલશે અને તમારે સિદ્ધાર્થમાં તમે જોયા કરો નારાયણ શું ચાલે છે ને એટલે તમારે વ્યવસ્થિત નો અર્થ છે તમને સમજાય પાડ્યું વ્યવસ્થિત એટલે જારી ઊંઘો તો ઉઘાડી નાખો આંખો શું કહ્યું અને સાવધાની પૂર્વક આંખો અને પછી અથડાય એવું શું કહ્યું ખેડા શકે આંખો ઉઘાડી નાખીને છે એવું લોકો છે તો બનનાર નથી બનનાર છે કરનાર નથી એવું ને તો તમે કહી દઉં ગાડી વાળાને કહ્યું બધા જેવો ઓગો આવશે થવા વિશે થશે એવું રહેતું નથી આ ઉઘાડીમાં ફેંકારો અને સાવધાની પહોંચાડજો પછી અસર કર્યું દાદા પાસે બરાબર બધો હવે સંતા આપણે બધું વ્યવસ્થિત રસ્તા પછી ભગવાને જે શક્તિ છે એને નિર્માણ જ કરેલું એક્સિડન્ટ થયું કોણ લાગે કોણ લાગે એમ કે છે દાદા કે જે એક્સિડન્ટ થયો ચલાવનાર તો ગાડી નિર્માણ થયેલું હતું એક્સિડન્ટ થવાનું તમે ભાઈનું કહેવું એમ છે કે ઉગાડી નાખે ગાડી ચંદ્ર સાવધાની પૂર્વક ચંદ્ર અને જો પછી એક્સિડન્ટ થાય તો તે વ્યવસ્થિત છે તો આ પ્રશ્ન એ થયો કે ઇમેયલ થઈ ગયો છે હા ચાલો ગુરુ એટલો ભાર નિર્માણ એટલે એક્શન છોડવા માટે એક બાર ભાર નિર્માણ થઈ ગયો તો મારે તો જઈએ કે ચાલી સાધારણ ગોલ કર્યું પછી તો એ તો નિર્માણ થઈ ગયો એના બાકી દગલાના બાકી તો ચટુરા થાય હા પછી એક પ્રશ્ન એ શું થાય કે જો ગાડી રેડીયો ચલાવી જ ના હોય તો બજે એક્શન થઈ જ ના હો સુ પ્રશ્ન એ થાય કે જો ગાડી રેડીયો છો ચલાવી ન હોય તો એક્શન થતો જ નહી એવું દુનિયામાં કલ્ચર બને જ નહીં એ બને નહીં એવી વસ્તુ નહીં એ તો તમે તમે તમે ના કેમ કરો અમે અમારો ભૂલ થાય તો તમે ના કરો કરો તમારી ભૂલ થાય એટલે આવું સંદાસ જાણી શકતો નહીં શું માટે થાય છે કરાવનાર કોણ છે આ કોઈ કરાવનાર નથી આ તમારા કર્મ ફળ ફળ છે તમારા કર્મ ની તમે જે કર્મ કરો છો તેની ઇફેક્ટ છે કરી શકો છો કશું નથી કરવું એમ કરી શકાય આપણે આપણે કરવા આપણે નક્કી કરીએ કે આપણે કશું નથી કરવું કઈ નથી કરવું આપણે એવું નક્કી કરીએ તો એવું થાય એક દાડો કલાક કરો તો કદાચ પગડાવું શું કલાક કરવાનું કઈ શક્તિ ને આપણી માણસ ને કરી શકાય એક મિનિટ પણ એક સેકન્ડ પણ બેસીને રે પછી એટલા અમુક છે એવા કજાતના કર્મ તમે કહો મને કે ઠંડા ધરાવતા એવું સત્તા છે ચાલો છે અને નથી છે અને નથી ના એવું છે નથી ના થાય તમારી સત્તા કહો હોય તમારી સત્તા કોઈ છે તમારી આવવાની સત્તા છે આ બેસવાની સત્તા છે તમારે કોઈ પણ સત્તા અંદર કરી આપો અત્યારે બેઠા છીએ એટલે સત્તા છે જ ને બેસવાની અત્યારે બેઠા છીએ એટલે બેસવાની સત્તા છે જ નહીં તમને એટલે જ આપણે કહીએ છીએ નિર્માણ આ વર્લ્ડમાં કોઈ આ વર્લ્ડમાં કોઈ જન્મ નથી જેને ઠંડા થવાની શક્તિ હોય પ્રશ્ન હોય નહીં કોઈ એવો જમીન ઠંડા થવાની શક્તિ એટલે જયારે અક્ષરદાર ખબર પડે એના ફાઇલ આખો બધો દેવા કરે ને અક્ષરદાર ખબર પડે મારી શક્તિ નથી આ બધું સરળ આધાર ચાલે છે સાયન્ટિફિક સતત છે ને આવેદન બધા સંજોગો બધા ભેગા થઈ જાય એનું કાર્ય થઈ જાય આપણે માણસ કાર્ય કરી શકતો જ નથી દાદા બધું વ્યવસ્થિત ચાલ્યા કરે છે માણસ કામ નથી કરી શકતો છતાં પણ માણસ કામ કરે છે એ આપણે જોઈએ છીએ તમને કોણ કરે છે લાગે છે માણસ ઠંડા થયેલ શકતું નથી ભગવાન આજકાલ તો નથી તમે કોણ કરે છે એવું લાગે કરી આવો કોઈ પણ માણસ હોય જમીન વ્યક્તિને સંદાસ કરવાની પોતાની શક્તિ હોય તો સંદાસ કરવાની બીજી કઈ શક્તિ છે બંને કાઢે એમ કે છે દાદા કે આપણે એમ કહીએ છીએ કે વ્યવસ્થિત બધું કરે છે પણ આપણે બધું આપણે પછી કરીએ છીએ તો ખરા ને આ બધી ક્રિયાઓ થાય છે જ ને આપણે કરીએ છીએ તો ખરા ને વ્યવસ્થિત કરે છે એમ કહો છો તો આપણે બધું નથી કરતા ને આપણે જો કરતા હોય ને તો આપણું ધાર્યું થાય કારણ કે બીજા બળો બીજા એક પણ માણસ બધો કરતો હોય તો એનું દારૂ જ કરે પણ દારૂ એક સેકન્ડ થાય નહીં આ તો કરે છે અને પોતે ભોજન પર શું કરું બે એટલું છે અને તે ધમેડા કર્યા છે ભાઈ આખા વયમાં મનુષ્યને ધમેડા કર્યા શું સમજવા જેવું સમજવું સમજવું પડશે ને સમજવું પડશે તમને કેવું લાગે સાર તો કરવો પડશે નહીં કરવો પડે એટલે આ સાર કરવા માટે આપણે આમાં સત્ય કરાવ્યું નથી જે સત્ય છે તેને સત્ય રાખ્યું છે શું છે કે આ સત્ય મારું છે મારે કરાવ્યું નથી મારું સત્ય હોતું જ નથી સત્યનું સત્ય હોય છે કેવું હોય છે બધે સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય ને તો કોઈ પણ કાર્ય થઈ શકે નહીં એમનું કાંતિ થઈ સરકમ છે અને ભગવાન ભગવાન નહીં કશું મેં હાથ મત કરો દાદા એટલે તમને બીજી આપણે આપણે કંટ્રોલ કરી શકીએ ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકીએ જન્મ નથી જો જન્મ હોત નહીં તો આવી દશા હોય પોતાના આદિ ને બધા બધી જગત એક ડોક્ટર થઈ દોડતા હતા અરે કે કંટ્રોલ કંટ્રોલ કરે કરી શકે કોઈ જ કંટ્રોલ આવી ગયા સંભાળ ધ્યાન શક્તિ નહીં ને વર્લ્ડમાં કોઈ માણસ એવો પાછો નથી જેને સ્વતંત્ર શક્તિ હોય આ ઇટ હેપન એના પર માનીએ છીએ શું કરું બધા ભ્રાંતિ થઈ રહ્યું છે જે સમજવો પૂરું સમજી લેવા દે આપણે બીજાને એમ કઈ જેને તકલીફ પડે ત્યારે આપણે ત્યાં બીજાની મદદ લેવા દોડીએ છીએ અમે એટલે તમે કરતા નથી તમારા કંટ્રોલમાં નથી યુ આર નોટ રેશનલ એ માની છે કે એના કંટ્રોલમાં છે ત્યારે જ આપણે એમાં મદદ કરવાની આપણે એટલે કોણ આપણે કોકની મદદ લેવા દોડીએ છીએ તો આપણે ટીકડી એવું માને છે કે એના કંટ્રોલમાં છે આપણે શું કરવા એની મદદ લેવા દોડીએ છીએ મદદ તમે ક્યાં ગયો છે આ ભમાઈ ગયો છે તમારા મારી શક્તિ ચી છે તે કદાચ શક્તિ બદલાવા છે તે માટે ઇગોઇઝમ થી બોલો છો ગુરુ દોડો ખાલી ઇગોઇઝમ છે ના કરું છે ઇટ હેપન છે છે એ શું નામ તમારું નારાયણજી દોડે છે તમે કહેતો હું દોડ્યો હું તો દોડતો છે હું તો સ્થિર છે પણ એ તમે જે દાખલો આપો ને મરડો થયો તો પછી જો નારાયણભાઈ નો મરડો થયો હોય તો નારાયણભાઈ બીજા ડોક્ટર પાસે જઈને દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ કારણ કે નારાયણભાઈ ને મરડો થયો હોય તો નારાયણભાઈ ડોક્ટર પાસે જઈને દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ લેવી જોઈએ દવા તો લેવી જોઈએ ડાક્ટર ના સત્તા છે એ નિમિત્ત છે જે જ ના એમ માટે એ નિમિત્ત છે દવા તો લેવી જોઈએ દવા લેવી જોઈએ તમારે નારાયણભાઈ લે તો એ જ કે છે કારણ કે વખત તમે તમે વાત બદલો દવા તો લેવી પણ એક્સિડન્ટ નહીં થવો અનાધિકારથી આ ભ્રાંતિ કહી છે ભ્રાંતિ કરતા બહુ ટાઈમ લાગે કારણ કે